કહેતો હતો હરિવદન ભાઈ હેમંત કહેતો હતો ચાલુ થઈ ગયું દંડોત પ્રણામ જીજી નજીક રાખો દંડોત પ્રણામ જીજી આ ગીતાજીના એકાદશ અધ્યાયમાં શરૂઆતમાં જ અર્જુન કહે છે કે મારો મોહ દૂર થયો છે અને એક વાત એ કહે છે કે મારે મને આપના વચનમાં અવિશ્વાસ નથી એટલે કે મારો મોહ દૂર થયો છે એમ કહી અને પછી કહે છે પછી એમ કહે છે કે મને આપ આપનો યોગ આપરૂપ દર્શન મને જો આપને યોગ્ય લાગે ને હું એના માટે યોગ્ય હોઉં દર્શન માટે તો મને એમાં કે છે કે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય અનંત વીર્ય વાળા એ જે કહ્યું તેમાં કે છે કે અનંત વીર્ય એટલે કે પરાક્રમ જેના છે તે અનંત બાબુ વાળા જે કહ્યું છે એમાં કે છે અનંત ક્રિયાશક્તિ જેમની છે તે એટલી વાત અહીંયા વિશેષ રીતે કરી છે કે અનંત ક્રિયાશક્તિ અનંત બાબુ કહ્યું ને એટલે અનંત ક્રિયાશક્તિ પ્રભુની છે એ અહીંયા અમૃત તરંગીની કાર થઈ રહ્યા છે ત્યાર પછી વીસમો શ્લોક ધાવા પૃથ્વીઓ ધ્યાવા પૃથ્વીઓ ત્યાવા પૃથ્વીઓ રીતમંતરમ વ્યાપ્તમ ત્વયૈકેન દિશશ્ચ સર્વા દ્રષ્ટવાદભૂતમ દ્રષ્ટવાદ द्रष्ट्वाद्भूतं रूपम् उग्रं तवेदं लोकत्रयं પ્રવવ્યથિતમ મહાત્મન શ્લોકાર્થ આકાશ અને પૃથ્વીનું આ અંતર અને સર્વ દિશાઓ આપ એકલાએ વ્યાપેલ છે હે મહાત્મન આપનું આ અદ્ભુત ઉગ્ર રૂપ જોઈને ત્રણેય લોક બહુ વ્યથિત થયેલા છે વિવેચન યુદ્ધ જોવાની ઈચ્છાથી બ્રહ્મા વગેરે દેવો અસુરો પિતૃઓ સિદ્ધો ગંધર્વો યક્ષો રાક્ષસો આવેલા પાંડવોને અનુકૂળ તેમનાથી પ્રતિકૂળ અને તટસ્થ હતા એ ત્રણેય લોક આ ભગવાનનું વિશ્વરૂપ જોઈ વ્યથા પામ્યા ભગવાને પોતાનું પોતાનું ઐશ્વર્ય અર્જુનને દેખાડવા તેઓને પણ દિવ્ય દ્રષ્ટિ આપેલી એટલે અહીંયા કહી રહ્યા છે કે આ બધા જે ગંધર્વો યક્ષો દેવો અસુરો પિત્રો સિદ્ધો એ બધા આવ્યા હતા એ બધાને પણ આ વિશ્વરૂપનું દર્શન પ્રભુએ કરાવ્યું અને એ બધું જ એવું ઉગ્ર રૂપ જોઈને ત્રણેય લોક બહુ વ્યતીત થયેલા છે એમ અહીંયા વીસમા શ્લોકમાં કે છે જેને અમૃતરંગિણીકાર એ કહે છે કે અંતરિક્ષ જે કહી રહ્યા છે ને સર્વ દિશાઓમાં આપ એકલા વ્યાપે છો એમાં અંતરિક્ષમાં આપ વ્યાપેલા છો અને આગળ એમ કે છે કે હે મહાત્મન જે એમને સંબોધન કરી છે હે મહાત્મન એમાં કહી રહ્યા છે કે ઇતોપી અધિક પ્રકટ સામર્થ્યમ એટલે એનાથી પણ આટલું પ્રભુએ રૂપ બતાવ્યું છે એનાથી પણ અધિક સામર્થ્ય પ્રભુનું છે દેખાડવાનું એમનું સ્વરૂપ એમ અહીંયા હે મહાત્મનથી કહી રહ્યા છે અને અદ્ભુત રૂપ પ્રભુનું જોઈને એમ કે છે અદ્ભુત ઉગ્ર રૂપ એમાં અદ્ભુતથી કહી રહ્યા છે કે અલૌકિક સ્વરૂપ પ્રભુનું જોયું અને ઉગ્રમ થી કહી રહ્યા છે કે અદ્રશ્ય એટલે પહેલા ક્યારેય નહીં જોયેલું એવું એવું રૂપ પ્રભુએ આપ એવું લોક એવું રૂપ જોઈને અને લોક આ બધું વ્યથિત થઈ રહ્યું છે બહુ વ્યથિત થયેલા છે ત્રણેય લોક બહુ વ્યથિત થયેલા છે કે એટલે કે પહેલા જે નહીં જોયેલું એવું રૂપ જોઈને વ્યથિત થયેલા છે અને ભીતમ પશ્યામી એટલે આ એનાથી ડરી રહ્યા છે એ બધા એમ અહીંયા વીસમા શ્લોકમાં વાત કરી Thank you. અહીંયા ત્રીજા શ્લોકમાં એટલે આખો જે વિશ્વરૂપ દર્શન યોગ જે અધ્યાય છે એમાં અર્જુન ભગવાન એવી વિનંતી કરે છે કે મને આપના દર્શન કરવાની ઈચ્છા છે તો અહીં ત્રીજા શ્લોકથી એ એ પ્રકારની એમની વિનંતી છે ભગવાનને કે આપનું સ્વરૂપ આપે જેવું કહ્યું તેવું જ છે હે પુરુષોત્તમ હું આપના એ ઐશ્વર્ય રૂપના દર્શન કરવા ઈચ્છું છું એટલે અર્જુન આવા કોઈ ભયંકર કે આવા ડરી જવાય એવા કે એવા કોઈ રૂપના દર્શન કરવાની ઈચ્છા રાખતા ન હતા પણ એમને એમ હતું કે ભગવાનનું ઐશ્વર્ય પ્રગટ થાય એવા રૂપના દર્શન થાય તો મને સારું તો પછી ભગવાન આવું ભયંકર ડરી જવાય એવું અને આ પૃથ્વી ને બધા ત્રણેય લોક ધ્રુજી જાય એવું અને કોઈ ના માની શકે એવું સ્વરૂપ કેમ પ્રગટ કર્યું એ મારો પ્રશ્ન થઈ ગયું એટલે ભગવાને અર્જુને કહ્યું કે મને આવું રૂપ દેખાડો આપે કહ્યું હતું એવું જ રૂપ આપનું છે એમ તો વિભૂતિ યોગ આગળ બતાવ્યો ને તો વિભૂતિ યોગમાં પ્રભુ કહ્યું કે હું આ છું આ છું આ છું બધી સ્થિતિ પ્રભવ પ્રલય પણ હું જ કરું છું બધું પ્રભુએ આગળ કહી દીધું કે હું આટલું કરું છું આમ કરું છું આમ કરું છું તો હવે એવું રૂપ જયારે જોવાની અર્જુને ઈચ્છા કરી ત્યારે પછી પ્રભુએ એમને આ આવું રૂપ બતાવ્યું કારણ કે આ તો ઉત્પત્તિ સ્થિતિ પ્રલય જ્યારે એક જ સ્વરૂપમાં બતાવવાના છે તો ત્યારે તો એ વિકરાળ જ લાગશે એમને એમ એવું રૂપ એમનું ત્યાં એવું જ દેખાશે કારણ કે એ બધું જ બતાવવા માંગી રહ્યા છે તો પ્રભુમાં તો બધું જ છે તો પ્રભુ બધું જ એ રીતે બતાવી રહ્યા છે એમાં સમજાય હા એટલે આ આ રીતે આવી ઉગ્રતા ધારણ કરીને નહીં કોઈ સૌમ્યતાથી પણ ઉત્પત્તિ સ્થિતિ લઈને બતાવી શકાય છે એવું કોઈ જરૂરી નથી કે આટલી ઉગ્રતા ધારણ કરીને ડરી જાય એવી રીતે કારણ કે સામે ઉભેલા વ્યક્તિ જે અર્જુન છે એ કઈ ભક્ત હૃદયના છે અને એમનું હૃદય અત્યારે એટલી કોમળ અવસ્થાએ પહોંચી ગયું છે કે યુદ્ધ પણ કરી શકે ક્ષત્રિય અવસ્થા તો પણ યુદ્ધ પણ ના કરી શકે એવી એમની અવસ્થા છે ત્યારે આટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાની એટલે કોઈ બીજું કોઈ પ્રયોજન ખરું આની અંદર કે વિભૂતિ યોગમાં બતાવેલા પ્રસંગોને વર્ણન કરવા માટે તો બરાબર છે એ તો સાચી જ વાત છે પણ એ સિવાય કઈ ઉત્પત્તિ અને સ્થિતિમાં સૌમ્ય રૂપ આપણે વિચારી પણ શકીએ પણ પ્રલયમાં સૌમ્ય રૂપ કેવી રીતે વિચારી શકાય એક પ્રલય થી થોડી ગઈ એની હા તો બધું જ બતાવે ને એમને ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય બધું જ તો બતાવ્યું એમને કે બધું મારામાં છે સ્થિત પણ મારામાં છે મારામાંથી જ નીકળ્યું છે એટલે આખું જે વિશ્વરૂપ બતાવ્યું એમાંથી એક સાઈડ પરથી બધું બહાર નીકળી રહ્યું છે એમાંથી પ્રભવ થઈ રહ્યો છે ને એક બાજુ પ્રલય પ્રલય થઈ રહ્યો છે એવું રૂપ બતાવ્યું તો પછી એ રીતે તો વર્ણન ના એટલે સૂર્ય ચંદ્ર જેવા એમના નેત્રો કે એટલા બધા મુખારવી એવું સ્વરૂપ એ કઈ પ્રલય સ્વરૂપ થોડી છે આપણને એ તો કાલે રાજાના શ્લોક પણ આવ્યું સર્વત પાણી પાદાંતમ સર્વત શિશિરો મુખમ છે જ ને બધે છે જ પ્રભુના પ્રભુ બધું બતાવી રહ્યા છે અર્જુન ના અવર સ્વરૂપ ના દર્શન કરવાની ઈચ્છા હતી કે નહીં હું પ્રીતિબેન આનો જવાબ એ રીતના આપું છું પ્રીતિબેન કે જો એવું રૂપ તો ભગવાન અર્જુનની સામે હતું સાક્ષાત હતું એને જયારે ઈચ્છા કરે છે તો અવ્યક્ત રૂપ આપણું અવ્યક્ત રૂપ કેવું હોય એ જોવાની ઈચ્છા કરે છે કે જે શ્રુતિ કે વેદ કે ઉપનિષદ એનું જે ચૈત્રા ચૈતાસ નથી કરી શકતા નિગમ નીતિ નીતિ કરીને ગાય છે તો એને એ રૂપ જોવાની ઈચ્છા કરી છે બાકી જે સૌમ્ય કે જે પ્રેમાળ કે જે સહૃદય સખા રૂપ એમની સામે ઉપસ્થિત જ હતું તો એને એવું રૂપ નથી જોયું એની પોતાની ઈચ્છા બી એવી હતી કે મને એવું અવ્યક્ત રૂપ બતાવો કે જે જેવું રૂપ આપનું કોઈ જોઈ ના હોય અને ભગવાનનો બીજું શું છે નેચર એમનો વિરોધ ધર્માશ્રય વાળો છે હવે વિરુદ્ધ ધર્માશ્રયને તમારે એક જ બધું બતાવવું હોય એક જ કોઈ રૂપની અંદર તો તમે કઈ રીતના બતાવો તો બધું આવું જ આવે કે જેમાં તમને ઘણી બધી આમ જે નવરસ છે નવે નવરસનો તમને એની અંદર આસ્વાદ મળે એવું રૂપ એમને જોવું હતું એટલે એવું બતાવ્યું એમ હા પણ ઉગ્રતા ધારણ કરવાની જરૂર નથી ભગવાન તો કોઈ પણ રીતે બતાવી શકે છે મારું ક્વેશ્ચન એ છે એમ એટલે બિચારા કોઈ ભક્ત તમારી સામે ઉભા છે તમારી સ્તુતિ કરે છે તમને વિનંતી કરે છે તો ઉગ્રતા વાળું નહીં ભગવાન તો કોઈ બી રીતે બતાવી શકે છે એવું કઈ જરૂરી નથી કે એમનું સૌમ્ય રૂપ ના હોય તો આવું ઉગ્ર જ હોય ભગવાન તો બધા રૂપે થયા છે હું એમ પૂછું છું મારું પૂછવાનું એ છે ઉગ્ર તો ઉગ્ર નથી રૂપ ઉગ્ર નથી પણ રૂપની અંદર એટલા નવ રસોનો કોમ્બિનેશન એવી રીતના શરીર મન જે છે એનું અર્જુનનું મન એ એક્સેપ્ટ નથી કરી શકતું કારણ કે આપણે સામાન્ય વ્યક્તિનું રૂપ કેવું જોયું હોય કે બહુ એટલે એવું તો ન જોયું હોય રૂપ પણ એને એવા રૂપ જોવાની ઈચ્છા કરી દે કે જે બધા ગુણો તમારા જેમાં સમાવિષ્ટ હોય એવું મને રૂપ બતાવો તો ભગવાન તો એટલા બધા અનંત ગુણોનો સાગર છે તો અનંત ગુણોના સાગર તો એનું રૂપ પછી કેવું કલ્પની કલ્પનાની બહાર હોય આ બધી અવ્યક્ત રૂપ હતા એટલે એટલા માટે એવું એને ફીલ થયું છે બાકી એવું રૂપ નથી ભગવાનનું એવું મને લાગે છે અહીંયા એવું પણ આવ્યું કે દેવતાઓ પણ આવા જોઈને વ્યગ્ર થઈ ગયા એકદમ એટલે કોઈ અપેક્ષા નથી રાખી કે ભગવાન આવી રીતે દર્શન આપશે અને ભગવાન પાછું આગળ કહેશે કે એટલે પેલો પ્રચલિત શ્લોક છે કે મેં તને જેવા દર્શન કરાયા જેવાના વેદથી કે તપથી કે દાનથી કે યોગથી કે કોઈ પણ રીતે મારા આવા દર્શન થઈ શકે એવા નથી તો શું જરૂર એ એટલે વિશેષ પ્રયોજન હશે જે મને જાણવું છે કા તો એ કુતૂહલ એનું કુતૂહલ નું એવું હશે કે મને આવા મને એવું રૂપ બતાવો કે જે અવ્યક્ત છે જે જે કોઈએ ક્યાંય નિગમ ક્યાંય વેદ ઉપનિષદમાં એવું વર્ણન નથી કર્યું એટલે બી મળી શકે એ તો જે જે વધારે ક્લિયર કદાચ કરશે એમાં આગળ આપણે આ વિષય લઈશું તો આવા સ્પષ્ટ થઈ જશે કે જ્યારે ભગવાન પોતાના રૂપમાં અર્જુનને જે બતાવી રહ્યા છે એમાં સન્મુખ રૂપેલી જે સેના છે એ બધી પણ ભગવાનના મુખાગ્નિની અંદર ભસ્મ થઈ રહી છે એ ભગવાન ત્યાં દેખાડવા માંગે છે અને એ દેખાડીને ભગવાનનો પ્રયોજન એ છે કે તું નહીં હારતો હોય કે નહીં ઈચ્છતો હોય કે છતાં પણ આ નિયતિ એ લોકોની મારામાં થયેલી છે એ જે ભવિષ્યમાં છે હું અત્યારે તને દેખાડી દઉં એ દૃષ્ટિથી જો તું ડાયોડેવલપ થઈને અને મારી આજ્ઞાનો યુદ્ધમાં પ્રવૃત્ત થઈ જાય તો સારી વાત છે નહીં તો આ લોકોની આ નિયતિ એટલે તારા માટે અલગથી કરવા પડે એવું નથી તો એ ઉગેડું ભગવાન અહીંયા અર્જુનને યુદ્ધમાં પ્રવૃત્ત કરવાના હેતુથી દેખાડી રહ્યા છે એટલે જેમાં એનો લય ભગવાન થતો અર્જુન સુધી જોઈ રહે એટલે થોડો ભય એમાં અર્જુન ડર લાગે એવું બી ઈચ્છે છે કે અર્જુન ડરે એમ એવું કોઈ કારણ એવું છે ભગવાનને માટે એ રૂપ કોઈ ભયાનક એવું જ નથી આગળના શ્લોકમાં આવે છે કેટલાક લોકો આ રૂપને જોઈને સ્તુતિ કરી રહ્યા છે કોઈ સ્તુતિ બોલી રહ્યા છે કોઈ ડરી રહ્યા છે દરેકના પોતપોતાના પ્રભુના રૂપને પ્રતિક્રિયા આપવાના તરીકા છે દરેકના પોતપોતાના અર્જુનના માટે આ એક એવો અનુભવ છે કે જે એને ભય ઉપજાવે છે બધાને ભય ઉપજાવે નથી ભગવાન તો છે તેવા જ દેખાડી રહ્યા છે કોઈ એનાથી ડરી જતા ભગવાન શું કરે તો જે વસ્તુ જેવી છે તેવી છે કોઈનું શરીરનું ઓપરેશન થતું હોય તો ડોક્ટર કે જે સર્જરીની પ્રક્રિયામાં જોડાયેલા હોય એ લોકો માટે એ રૂપ એટલું કંઈ ભયાનક કે આઘાતજનક ન હોય તટસ્થ વ્યક્તિ હોય એને કુતૂહલ થાય સ્વજન હોય એ લોકોને સંવેદના થઈ જાય રડો રડો મળી જાય શું થશે શું થશે આપણા જેવા કટક વ્યક્તિ હોય તો આ બધું સારું રક્ષા શરીર શાસ્ત્ર આવું આવું દરેકના વસ્તુ તો તેની જ છે પણ ભાવ ભેદ થી એમની જે ભૂમિકા છે મનસ્થિતિ છે એના ભેદથી દરેકના રિએક્શન જુદા જુદા છે પ્રભુની આ જે લોકક્ષાએ કરનારું કાળરૂપ છે અદૃણન માટે સબસ્ક્રાઇબ કરવાનું કેટલા લોકો હશે ડિસ્પ્લે કરવા કેટલા લોકો હશે સ્યુપી કરવા માટે ગુરુવારે સવારે જેનો ગુરુવાર છે તે તમાની નિયતિ બતાવીને પરવર્ત કરવા માટે ઉત્સાહિત કરી રહ્યા છે જુજુ અલગ મારા ગામ આવી ગયા બસ જુજુ અલગ હા श्रीकृष्णसु अमिहि त्वां सुरसङ्घा विशन्ति केचित् भीताः प्राञ्जलयो गृह्णन्ति त्वत्ति त्वा महर्षि सिद्धसङ्घाः स्तुवन्ति त्वा સ્તુતિભિઃ પુષ્કલાભિઃ શ્લોકાત આ દેવોના ટોળા આત્મા પ્રવેશ કરે છે કેટલાક લોકો ભય પામી હાથ જોડી સ્તુતિ કરે છે મહર્ષિ અને સિદ્ધોના ટોળાઓ સ્વસ્તિ એમ કહી પુષ્કળ સ્તુતિથી આપનું સ્તવન કરે છે એમાં અમૃત તરંગીની કારકે છે જે દેવ સમૂહ છે દેવોના ટોળા એટલે દેવ સમૂહ છે સ્વામ સ્વ સ્વત સમીપે વિસંતિ એટલે અહીંયા ભક્તિનો ભાવ બતાવી રહ્યા છે એટલે આત્મા પ્રવેશ કરે છે એમાં કે છે કે શરણમ આ કચ્છંતી તે અર્થ શરણમાં આવે છે કે જે દેવ સમૂહ છે દૈવી છે એ આપના શરણમાં આવે છે અને હી કહીને હી અમી હી ઈ યુક્તમ એવ પુરુષોત્તમ શરણાગમનમ દૈવાના એટલે પુરુષોત્તમના શરણમાં આવે છે અને જે અસુરા છે અસુર છે જે કેટલાક ભય પામી હર્ષ જોડી સ્તુતિ કરે છે એટલે અસુરો છે એ ભય પામે છે અને પ્રાણજલયો એટલે બધા અંજલિ ફૂટાહ એટલે હર્ષ જોડીને સ્તુતિ કરે છે અને મહર્ષિ સિદ્ધો એ બધા સ્વસ્તિ વાચન કરે છે તો ગીતાજીમાં આપેલું છે કે સિદ્ધોના ટોળાઓ સ્વસ્તિ એમ કહી પુષ્કળ સ્તુતિથી આપનું સ્તવન કરે છે પછી રુદ્રાદિત્યા વસવો યે ચ સાધ્યા વિશ્વે શ્રી નવ મરુતચ્યોસ્મ પાશ્ચ ગંધર્વ યક્ષાસુર સિદ્ધ સંગાહ સંગા વિક્ષંતે ત્વામ વિસ્મિતાશ્ચૈવ સર્વે શ્લોકાર રુદ્રો આદિત્યો વસુઓ અને સર્વ બે અશ્વિની કુમારો મરુતો પિતૃઓ ગંધર્વો યક્ષો અસુરો અને સિદ્ધોના સમૂહો સર્વ વિસ્મિત થઈ આપના દર્શન કરે છે હેલો હા બોલો હા જે જે પ્રણામ આમાં જે બધા લખ્યા છે રુદ્રો આદિત્ય વસુઓ અને બધા જ લખ્યા છે અને ત્રણ લોકમાં કહ્યું છે તો આમાં મનુષ્યો સિવાય બધાને દિવ્ય દ્રષ્ટિ છે કે બધાને જ એવું જોઈ શકાય છે ખાલી મનુષ્યથી જ આ જોઈ નથી શકાતો એવું સમજવાનું કારણ કે આમાં એ મનુષ્યો સિવાયના બધા જ આવી ગયા છે અસુરો પણ આવી ગયા છે યક્ષો ગંધર્વો પિતૃઓ મરુતો સિદ્ધો સિર્ફ મનુષ્ય જ નથી આવ્યા એમ નહીં આમાં વિરાટ સ્વરૂપની અંદર આ બધા ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે એવું દર્શન અને અહીંયા એવું આપનું આ અદભુત ઉગ્ર રૂપ જોઈને ત્રણેય લોક બહુ વ્યથિત થયેલા છે એટલે પછી ત્રણેય લોકમાં પાછા એ લોકોએ આ નીચે લખેલા છે આ બધા વિવેચનમાં વીસમા પણ એટલે આમાં જે બધા ત્રણેય લોકમાં એમણે દેવો અસુરો પિતૃઓ સિદ્ધો ગંધર્વો યક્ષો રાક્ષસો આવેલા તેઓમાં પણ પાંડવોને અનુકૂળ તેમનાથી પ્રતિકૂળ અને તટસ્થ હતા એટલે આ બધા જ અહીંયા આવ્યા છે અને એ ત્રણેય લોક ભયભીત થઈ ગયું છે પણ એટલે અહીંયા સામે દુર્યોધન ને એની સેના ને એ બધા એ લોકોને એ સ્વરૂપ નથી દેખાતું ખાલી આ બધા બાકી બધાને જ દેખાય છે એટલે મનુષ્ય સિવાયના બધાને જ આ સ્વરૂપ દેખાય છે દિવ્ય દ્રષ્ટિ વગર એવું આગળ આગળ આવી આગળ હા એટલે હું વીસમો શ્લોક જ બોલી રહી છું કે એમાં લખેલું જ છે કે આ બધા અહીંયા આવ્યા છે અને એ લોકોએ ભગવાનનું આ એટલે આ બધું જોઈ રહ્યા છે અને પછીના શ્લોકમાં એવું આવે છે કે અર્જુન ભગવાનના સ્વરૂપની અંદર આ બધું જુએ છે જે આપણે હમણાં કહ્યું તો એ બધા આવેલા બહાર બી દેખાય છે અને ભગવાનના સ્વરૂપની અંદર પણ દેખાય છે એવું છે ને એવું જ છે એટલે તે જે કહ્યું હમણાં કે એમને યુદ્ધ કરવા જે ઈચ્છી રહ્યા છે એ બધા પણ પ્રભુના મુખમાં જઈ રહ્યા છે પાછા મરીને એ બધાનું પણ દર્શન થાય છે જે યુદ્ધમાં ઉભેલા છે ને આમ એમનું પણ દર્શન થાય છે પ્રભુ એવું બતાવે છે કે બધું મારા માર્ગ છે એટલે વીસમા કહ્યું ને કે સર્વ દિશાઓ આપ એકલાએ વ્યાપેલ છે એ બધું વ્યાપક એટલું મોટું પ્રભુનું સ્વરૂપ ત્યાં બતાવી રહ્યા છે બધું પ્રભુમાં જ હા એટલે હું એ એ બરાબર સમજી ગઈ કે અર્જુનને એ દેખાય છે કે આ બધા જે ઉભેલા છે બધા પ્રભુના મુખમાં જઈ રહ્યા છે પણ જે બધા ઉભેલા છે શું એમને પ્રભુનું આવું દિવ્ય સ્વરૂપને આવું મોટું સ્વરૂપ દેખાય છે એવું હું પૂછતી હતી કે દુર્યોધનને બધા સામે જે યુદ્ધ કરવા ઊભા છે એમને પણ આવા દર્શન થાય છે જેવા યક્ષને કિન્નરોને અસુરોને રાક્ષસોને થઈ રહ્યા છે એટલે હું એવું પૂછતી હતી કે મનુષ્ય સિવાયના બાકી બધી જે આ લખી છે આ બધું એ બધાને દર્શન થાય છે ખાલી સિર્ફ મનુષ્યોને જ નથી થતા અર્જુનને જે દિવ્ય દ્રષ્ટિને સંજયને જે આપી છે એ સિવાયના અચ્છા શાંતિપૂર્વક પરિણત કરે દીદી અહીંયા ઉષ્માણમ પીબતી ઇતિ ઉષ્મપાહા પિતરો માટે કહી રહ્યા છે ઉષ્માણમ પીબતી ડોક્ટર ન્યાય ભગવાન હોસ્પીટ્ર ગર્ધિતો છે હા ન્યાય કથા કરે છે એટલે કુટિતે હા એની બોલવાનું છે અને એની ઈચ્છા કે ઓલી પર ક્ષેત્ર્યાં એટલે કે આ ગંધર વશીક તો યક્ષો રક્ષસો એ બધાને પણ દિવ્ય દ્રષ્ટિ આપી છે તો સ્થા અહીંયા જે સ્થિતિ કેવી છે કે અર્જુન ભગવાનના વિરાટ સ્વરૂપનું પણ દર્શન કરી રહ્યા છે અને વિરાટ સ્વરૂપના દર્શન કરવાને જે અન્ય જે લોકો કરી રહ્યા છે એનું વર્ણન પણ કરી રહ્યા છે તો એક તો આ આના પહેલા એમણે કહ્યું કે શરૂઆતમાં પશ્યામી દેવાન સવદેવ દેહે સર્વાન તથા સુખ વિશેષ સંજ્ઞાન બ્રહ્માંડમુષમ કમલાસનસ્થમ વિશેષ સર્વાન જગાન છે દિવ્યા આ બધાનો આત્મામાં જીવ બરોબર પછી કે જે દેવો છે દેવો છે એમને બ્રહ્મા વિષ્ણુ શિવ એ બધાને તું મારા સ્વરૂપમાં જો એમ કરી સ્વરૂપમાં બતાવી રહ્યા છે અને વિરાટ સ્વરૂપમાં જેમને બતાવી રહ્યા છે એ લોકો પણ ફરી પાછા એમને ભગવાને દ્રષ્ટિ આપી છે તો વિરાટ સ્વરૂપ જોઈ આ એક જાતની વિરુદ્ધ ધર્માશ્રયતા ભગવાને પ્રગટ કરી છે તમને એક વિશેષ કારણોથી આ સામર્થ્ય આપ્યું છે કેમ કે આગળ જઈને ભગવાન એમને એમના દ્વારા આવું કાર્ય કરાવવા ઈચ્છી રહ્યા છે અને આ બધા જે જોઈ રહ્યા છે એ તો બધા ભગવાનના અનુચરો છે અને આ બે પક્ષમાંથી કોઈ પણ પક્ષની અંદર પક્ષકાર તરીકે યુદ્ધમાં સ્થાપિત એટલે એમને આનાથી કોઈ સંબંધ નથી કે ભગવાન પોતાના પ્રભાવમાં લાવવા ઈચ્છતા વિકાસ કરવા માંગતો પોતે જ દિવ્ય જ છે એટલે એમને કઈ બહુ વિશેષ ભગવાનને દિવ્ય દ્રષ્ટિ આપવાની પણ આવશ્યકતા પડી શકે છે તો પ્રભુના વિચારો છે દિવ્ય છે સ્વરૂપથી દિવ્ય છે અર્જુન કેમ કે માનવ અવતાર હશે એ કારણે એમને વિશેષ દ્રષ્ટિ આપવી પડી રહી છે થઈ જાય ત્રેવીસમો શ્લોક રૂપમ મહત્તે બહુવક્ત્ર નેત્રમ મહાબાહો બહુ કૃપાદમ બહુદરમ બહુદ્રષ્ટાકરાલમ દ્રષ્ટ્વા લોક પ્રવર્તિથાહમ હે મહાબાહો અનેક મુખ અને નેત્રવાળા અનેક બાહુ સાથળ અને ચરણવાળા અનેક ઉદરવાળા અને ઘણી દાડોથી વિકરાળ આપના મોટા રૂપને જોઈને લોકો તે તેમજ હું ખૂબ વ્યથિત થયા છીએ એટલે એમનું વિકરાળ સ્વરૂપ જોઈને લોક અને પોતે અર્જુન બહુ વ્યથિત થયા છે એ કહે છે લોકો લોકોથી ત્રણ લોક લેવાના છે નભસ્પ્રસમ દીપ્તમ અનેકવર્ણમ વ્યાતાનનમ દીપ્ત વિશાલનેત્રમ દ્રષ્ટ્વા હિ ત્વાં પ્રવર્તિતાંતરાત્મા ધૃતિમ ન વિદાનમી સમમ જ વિષ્ણુ હે વિષ્ણુ આકાશનો સ્પર્શ કરતા પ્રકાશમાન અનેક રંગવાળા પ્રસારેલા મુખોવાળા પ્રદીપ્ત અને વિશાલ નેત્રોવાળા આપને જોઈને જેનો અંતરાત્મા બહુ વ્યથિત થયેલો છે એવો હું ધૈર્ય અથવા શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી એટલે અહીંયા અર્જુનની આ વિશ્વરૂપ દર્શન જોઈને એની શું દશા થઈ રહી છે કેવા એમને ધૈર્ય ગુમાવી દીધું છે શાંતિ પણ ગુમાવી દીધી છે એ બતાવી રહ્યા છે અહીંયા આગળ દષ્ટામ કરાલાની ચ તે મુખાની દ્રષ્ટવૈવ કાલ નલ સંતિ ભાની દિશો ન જાને ન લભે ન ચ શર્મ પ્રસિદ્ધ દેવેશ જગન્નિવાસ દાડોથી વિકરાળ અને કાલાગ્નિ જેવા આપના મુખો જોઈને જ હું દિશાઓ જાણતો નથી અને મને શાંતિ મળતી નથી તેથી હે દેવેશ હે જગન્નિવાસ પ્રસન્ન થાઓ આપના વિકરાળ અને કાલાગ્નિ જેવા મુખો જોઈને જ હું દિશાઓ જાણતો નથી એટલે કે દિશાઓ દિશામાં નાસવું તે મને સૂઝ પડતી નથી કોઈ દિશામાં નાસવાની નાસવાથી ભય દૂર થાય તેમ જણાતું નથી એટલે અહીંયા અર્જુન ખૂબ ગભરાઈ ગયેલા હોય એવું જણાઈ રહ્યું છે અને આ રૂપ જોઈને ત્યાંથી દૂર જવા માંગતા હોય ભાગવા જવા માંગતા હોય એવું લાગી રહ્યું છે અમિચ્ય ત્વામ ધૃતરાષ્ટ્રસ્ય પુત્રા સર્વે સહેવા વની બાલ સંઘૈ ભીષ્મો દ્રોણ સુતપુત્રસ્થાસો સહાસ્મિ દિયેરપી યુદ્ધ મુખ્યે વક્ત્રાણી તે ત્વરણમાણા વસંતિ દ્રષ્ટમ કરાલાની ભયા ભયાનકાની કેચિત વિલગ્ના દશનાંતરેશુ સદન ચંતે ચૂર્ણિતેરુત્તમ માંગે અને ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રો તેમજ ભીષ્મ દ્રોણ અને સુતપુત્ર ઉપાલોના સમૂહો સાથે અને આપણે પણ મુખ્ય યોદ્ધાઓ સાથે દાડોથી વિકરાળ અને ભયાનક આપના મુખો પ્રત્યે દોડીને આપમાં પ્રવેશ કરે છે કેટલાક ચૂરે ચૂરા થયેલા મસ્તકોવાળા આપના દાંતોની ફાટોમાં ચોંટેલા દેખાય છે એટલે આનામાં એવું જાણવા મળે છે કે અર્જુનને બતાવી રહ્યા છે કે આ બધા તો મરણને સરળ થયેલા જ છે એટલે એમને મારામાં તને હવે કઈ વાંધો છે નહીં મને એમ સમજાતું નથી આની અંદર કે જ્યારે લય થતો હશે જેવી રીતે આપણે વાત કરી કે બધાનો લય ભગવાન અર્જુનને એની પોતાના બતાવવા માંગે છે એનાથી એમ અર્જુનને એમ થાય કે આ બધા મરેલા જ છે એમ ને મરેલાને જ મારે મારવાના છે તો શું ભગવાનનું આવું સ્વરૂપ હશે જ્યારે બધાનો લય થતો હશે ત્યારે કે એવું શું આવી શું જરૂરિયાત ભગવાન ભગવાનને પોતાનામાંથી જે સહજતાથી પ્રગટ કર્યા છે એ સહજતાથી પોતાનામાં પાછો સમાવેશ કરી લેવાનો છે આ વિકરાળતા કેમ છે એ જોવું પૂછું છું એવું કઈ જરૂરી નથી કે આવું સ્વરૂપ ભગવાન ધારણ કરે તો જ એમનામાં લય થાય નહીં તો લય ના થાય એવું કઈ ભગવાન માટે લિમિટેશન તો છે જ નહીં ને એવું હું કહું છું પ્રભુના માટે પ્રભુ ત્યારે બતાવી રહ્યા છે પ્રભુને આપણને એવું લાગે એની જેવી નજર એટલે એવું એવું નક્કી કે જયારે પ્રલય થતો હતો ત્યારે ભગવાન નું આ સ્વરૂપ હશે એમ હું પૂછું છું અત્યારે તો આ બધા રાજાઓ અને જે પણ સામે ઉપસ્થિત છે એ તો બિલકુલ ભાગુ પાસુરો છે એમનો તો આ રીતે ક્રૂરતાથી સંહાર ઈચ્છી રહ્યા છે એટલે અત્યાર પૂરતું જ આવું સ્વરૂપ છે અસુરો નો સંહાર કરવા વાળા સ્વરૂપા થાય એટલે કઈક તો વિશેષતા હશે હલો જય આમાં એવું સમજી શકાય કે અર્જુનને જે વ્યક્તિઓ અથવા જે વ્યક્તિઓ માટે વધારે માન હતું અથવા બીક હતી એ જ બધા એને મુખમાં જતા દેખાય છે જેમ કે ધૃતરાષ્ટ્રના સર્વપુત્રો તો એ પહેલા જ અધ્યાયમાં એ કહે છે કે મારા કાકાના છોકરાઓ છે એમ ભીષ્મ પિતામહ છે દ્રોણ મારા ગુરુ છે અને કરણી સાથે એને કોમ્પિટિશન પહેલાંથી જ હતું એટલે જેમ ભગવાન કહે છે તારી જે ઈચ્છા હોય તે તું મારા મુખમાં જો તો એને આ જ બધા દેખાય છે એટલે એવું કહી શકાય કે એની એને જેની બીક લાગે છે અથવા એને જેની સાથે યુદ્ધ નથી કરવું તે જ વ્યક્તિઓ એને આમ ઓળખી શકે એવી રીતે એમને મુખમાં જતા જોઈ રહ્યો છે જોઈ રહ્યા છે અર્જુન એવું કહી શકાય આ શ્લોકથી હા બધા અગ્રણીઓ છે બીજા ઘણા બધા છે પણ એમનું નામ શું ગણાવવાનું કે નહીં ગણાવવાનું એટલે પ્રથમ જે શ્લોકમાં જે કારણોથી યુદ્ધ નથી કરવા માંગતા તેમાં પણ આ જ બધા અગ્ર આ જ બધાના નામ આપેલા છે અને અત્યારે પણ એ એને જ જોઈ રહ્યા છે એટલે એમ એમને પેલું ભગવાને આગળ કહેલું ને કે તને જે જોવાની ઈચ્છા હોય તે તું જો એટલે એમની જે બીક હતી અથવા એમને જે ના પાડવાના કારણો હતા એ જ બધા એમને ભગવાનના મુખમાં જતા દેખાય છે સાચી વાત यथा नदीना बहवोऽम्बुवेगा समुद्रमेवाभिमुख द्रवन्ति तथा तवामि करलोकवीरा विसन्ति वक्त्राण्यभिवि ज्वलन्ति જેમ નદીઓના અનેક જલના પ્રવાહો સમુદ્રની તરફ વહે છે તેમ આ નરલોકના વીર પુરુષો આપના સર્વ બાજુએ જ્વલતા મુખોમાં પ્રવેશ કરે છે વિવેચન નદીઓના પ્રવાહો પોતાના લય સ્થાનરૂપ સમુદ્ર પ્રતિ વહી સમુદ્રમાં લય પામે છે તેવી રીતે આ વીર પુરુષો આપના જ્વલતા મુખોમાં પ્રવેશ કરી લય પામે છે લયનું અથવા નાશનું દ્રષ્ટાંત ઉપર કહ્યું તેમાં નાશ પ્રગટ નહીં લાગવાથી નાશનો પ્રકાર વિશેષ સ્પષ્ટ કરવા બીજું દ્રષ્ટાંત કહે છે यथा એવું શું થયું આગળ કીધું ને કે બધા જીવ ભગવાનમાં માથા પ્રવેશ કરી રહ્યા છે તો એનાથી તો એ દયનો પ્રકાર દેખાય છે મને ડાઉટ લાગે છે કે આગળ પણ બીજા નાશનો એક દ્રષ્ટાંત પ્રદીપ્તમ જ્વલનમ પતંગા વિશંતિ નાશાય સમુદ્રવેગા તથૈવ નાશાય વિસંતિ લોકા તનવાપી વક્ત્રાણી સમુદ્રવેગા જેમ પતંગિયાઓ વધારે વેગવાળા થઈ પ્રજ્વલિત અગ્નિમાં પોતાના નાશ માટે પ્રવેશ કરે છે તેમજ લોકો પણ વધારે વેગવાળા થઈ આપના મુખોમાં પોતાના નાશ માટે પ્રવેશ કરે છે વધારે વેગ વાળા એટલે પતંજલિયાની જે લલિતા જે દ્રષ્ટાંતો છે જેનો પૃથ્વીના ખાડના કારણે નદીનો સમુદ્ર તરફ છે પતંગિયાઓનો પ્રકાશ અગ્નિની અંદર પડવું એવી કોઈ હલાકને કારણે કે ઝુકાવને કારણે નહીં પરંતુ વિષય એનું આકર્ષણ ત્યાં થઈને નિર્માણ એનો થતા થાય છે એ જાત એ બે દ્રષ્ટાંતમાં એટલું અંતર છે કે ત્યાં ઓની નિયતિ છે આ પોતાની ઈચ્છાથી એમાં જઈને થાય છે આ જે એક કામની નિયતિનો દ્રષ્ટાંત તરીકે છે અહીંયા વ્યક્તિ પોતાના તરફથી એમાં જઈને પડી ગયો છે જેવી રીતે આ બધા મરવા માટે અહીંયા તમારા પાસે આવી રહ્યા હોય એવું લાગે ભગવાન એમનું કામ વિગ્રાસ કરી રહ્યા છે એ એક નિરૂપણનો પ્રકાર છે અને બીજો પ્રકાર એ છે કે ભગવાનને જોઈને બધા પોતે ચાલો આપણે બધા બોલવાની You don't लेलीहशेघ्रशमान समन्नात् लोकान् संसग्मग्रान् वदन्ति जगत मर्गम भाषस्तोग्रा प्रतपंति विष्णु आप જલતા મુખોથી ચારે सर्व लोग ने घरता ચાટો छे विष्णु आपना उग्र तेजो તેજો क्रांति सर्व जगत ने ભરી પ્રકાશે છે Thank you. está bueno. A ver, saludos un poco y me pasando, me pasaré. Vamos. ¿Ya? अनेको भवन उग्र रूपो हाँ। नमो स्तुतिदेव वर प्रसिद विज्ञातुम भवंत माध्यम नहीं प्रजाना तव प्रवृत्ति उग्र <laughs> ઉગ્ર રૂપવાળા આપ કોણ તે મને કહો હે દેવવર આપને નમસ્કાર હો આપ પ્રસન્ન થાઓ આદ્ય પુરુષ આપને જાણવા ઈચ્છું છું કારણ કે આપની પ્રવૃત્તિ હું જાણતો નથી ઉગ્રરૂપવાળા આપ કોણ તે મને કહો એવું અર્જુન અહીંયા ભગવાનને પૂછે છે કે ઉગ્રરૂપવાળા આપ કોણ તે મને કહો એવું કેમ પૂછે છે એ મને નહીં સમજાય કારણ કે એમને પોતે જ અર્જુને સ્તુતિ કરી છે કે આપ મને દર્શન આપો એમ કરીને પછી ફરીથી કેમ આવું પૂછી રહ્યા છે અર્જુન એને તમારો પણ આ પ્રશ્ન હતો જે અર્જુન આપને નમસ્કાર આપ પ્રસન્ન થાઓ આદ્ય પુરુષ આપને જાણવા ઈચ્છું છું આદ્ય પુરુષ એટલે જે સનાતન છે આદ્ય પુરુષ આપને જાણવા ઈચ્છું છું કારણ કે આપની પ્રવૃત્તિ હું જાણતો નથી હજી પણ અર્જુન આટલા અગિયારમાં અધ્યાય સુધી ભગવાનની પ્રવૃત્તિને જ પૂછી રહ્યા છે એટલે એટલે કેટલી જિજ્ઞાસા છે એ વિચારવાનો વિષય છે અહીંયા કારણ કે અગિયાર અધ્યાયમાં દસમા અધ્યાયની અંદર અર્જુન પોતાની વિભૂતિઓ ભગવાન પોતાની વિભૂતિ બતાવી ચૂક્યા છે કે હજી તું મને વિશેષ જાણ હજી તું મને વિશેષ જાણ તોય પાછા અર્જુન કહે છે કે હજી હું આપની પ્રવૃત્તિને જાણવા ઈચ્છું છું તો એટલે ઘણું નેતિ નીતિ અહીંયા આગળ છે <laughs> હવે કાલે તો શું થશે ખબર શ્રી ભગવાન વાંચે છે ભગવાન જવાબ આપે છે કે એટલે અર્જુન કહ્યું હું આપની પ્રવૃત્તિ જાણવા ઈચ્છું છું એ જાણતો નથી એ જાણવા ઈચ્છું છું એટલે ભગવાન કહી રહ્યા છે હવે કે કાલોસ્મિન લોકક્ષય કૃત પ્રવૃદ્ધો લોકાન સમાહર્તુમ સહ પ્રવૃત્ત ઋતે ઋતેપી ત્વામ ગાઓ ને જે સહ પ્રવૃત્ત ન ભવિષ્યંતિ સર્વે एव स्थिता प्रत्यनीकेषु શ્રી ભગવાન કહે છે હું લોકોનો ક્ષય કરનાર વૃદ્ધિ પામેલો કાલ છું લોકોનો સંહાર કરવા અહીં પ્રવૃત્ત થયેલો છું દરેક સૈન્યમાં જે યોદ્ધાઓ ઉભેલા છે તે સર્વે તારા વિના પણ રહેવાના વિવેચન એ પ્રમાણે અર્જુને પ્રાર્થના કરી એટલે હજી વધારે ભગવાનની પ્રવૃત્તિને જાણવાની અર્જુને ઈચ્છા કરી એટલે ભગવાન કહી રહ્યા છે કે આ પ્રમાણે અર્જુને પ્રાર્થના કરી ત્યારે ભગવાન તેને અહીંથી ત્રણ શ્લોકથી ઉત્તર આપે છે કે હું અક્ષર કાલ કર્મ અને સ્વભાવ એવા ચાર પ્રકારના ભેદથી કાલરૂપ પ્રગટ થયો છું હું અક્ષર પણ છું ચાટવું વગેરે ગુણોવાળો હોવાના ચિહ્નથી કાલરૂપ પણ મને જાણ કાલરૂપ હોવાથી આસુરા વેશવાળા જીવોનું મૃત્યુ કરનાર છું તેથી આસુરા વેશવાળા જીવોનો સંહાર કરવા અહીં પ્રવૃત્ત થયેલો છું આ જ સંકર્ષણ ભાવ છે કારણ કે સંકર્ષણ વ્યૂહ સંહાર કરનાર છે તારા વિના પણ એટલે તું કોઈને નહીં મારે તો પણ કાલરૂપ હું તેઓને ગળી જઈશ અને તેઓનો તિરોભાવ થઈ જશે એટલે અર્જુને ભગવાનની પ્રવૃત્તિ પૂછી એટલે ભગવાન કહી રહ્યા છે કે તું જો નહીં મારે તો કારણ કે એ લોકોનો હવે સમય થઈ ગયો છે એટલે તું જો નહીં મારે તો એ હું તો એમને મારી જ લઈશ એમ ભગવાન એમને કહી રહ્યા છે એટલે કોઈ પણ રીતે અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે પછી અહીંયા ભગવાને પોતાનું વિશેષ સ્વરૂપ બતાવ્યું હું અક્ષર કાલ કર્મ અને સ્વભાવ એવા ચાર પ્રકારના ભેદથી કાલરૂપ પ્રગટ થયો છું એટલે આ આ ચારમાં કાલ કે આ ચારે રૂપે ચારે રૂપે એટલે અક્ષરરૂપ અક્ષરરૂપ કાળરૂપ કર્મરૂપ અને સ્વભાવ આ ચાર રૂપે હું પ્રગટ થયો છું હું અક્ષર પણ છું એટલે હું અક્ષર પણ છું એટલે જેનું જેનું ક્ષર ભાવ નથી એવો અક્ષર પણ હું છું અને અક્ષર બ્રહ્મ તરીકે પણ હું થયો છું અને જેમાં ક્ષર નથી તેવો અક્ષર પણ હું છું ચાટવું વગેરે ગુણો વાળો હોવાના ચિહ્નથી કાલરૂપ પણ મને જાણે એટલે આગળ પેલી વાત જે આવી ને કે લપકારાવાળા એ એ એ ત્યાં અહીંયા જેમ જે કહ્યું કે અગ્નિરૂપથી એટલે કાલરૂપનું અહીંયા આગળ પોતાને બતાવ્યું પોતાનું કાલરૂપ હોવાથી આસુરવેશવાળા જીવોનું હું મૃત્યુ કરનાર છું ભગવાનનું આટલું રૌદ્ર સ્વરૂપ હોવા છતાં પણ આસુરી જીવોનો જે આ પ્રકારે મૃત્યુ થાય છે દૈવી જીવોનો તો ઉદ્ધાર જ થાય છે તેથી આતુરા વેદવાળા જીવોનો સંહાર કરવાની ઈચ્છાથી અહીં પ્રવૃત્ત થયેલો છું એટલે આમ પણ ભગવાન ચતુર્વ્યુહથી અહીંયા આગળ પ્રાગટ્ય બતાવેલું છે એમાં જે સંકર્ષણ વ્યૂહ છે એ સંકર્ષણ વ્યૂહનો ભાવ અહીંયા આગળ ભગવાને પોતાનું પ્રગટ કર્યો એટલે એ પ્રવૃત્તિ ભગવાને અહીંયા આગળ બતાવી પ્રવૃત્તિ સંબંધી જે પ્રશ્ન હતો એનો જવાબ અહીંયા આગળ કે આ સંકર્ષણ વ્યૂહથી આ અસુરોનો નાશ કરવો એ પ્રવૃત્તિમાં અત્યારે ભગવાન પ્રવૃત્ત થયા છે એવું અહીંયા આગળ બતાવ્યું ભગવાને પછી તેત્રીસમો શ્લોક तस्मात् तस्मात् त्वम् उत्तिष्ठ उत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रुन् भुङ्क्स्व राज्यं समृद्धं मय्यै वैते निहताः पूर्वमेव निमित्तमात्रं भव सव्यसाची तेथी उठ तेथी तू उठ यश प्राप्त कर શત્રુઓને જીતી સમૃદ્ધિ વાળું રાજ્ય ભોગવ પ્રથમથી જ મેં આમને મારેલા છે હે સવ્ય સાચીન તું નિમિત્ત માત્ર થા આ તો સમજાયું છે કે ભગવાન અર્જુને કહી રહ્યા છે કે મેં આ લોકોને મારેલા જ છે એમને મારવામાં તું ખાલી નિમિત્ત જ છે એવું કહી રહ્યા છે વિવેચન કરે છે હે સવ્ય સાચીન એટલે ડાબા હાથથી બાણ ફેંકના આ સર્વે યોદ્ધાઓને કાલરૂપ મેં જ મારેલા છે તારે માત્ર નિમિત્ત થઈને યશ પ્રાપ્ત કરવાનો છે તેથી ઊઠ અને શત્રુઓને મારીને સમૃદ્ધિવાળું રાજ્ય ભોગવ દ્રોણમ ચ ભીષ્મમ ચ જયદ્રથમ ચ કર્ણમ તથા અન્યાનપી યોધ યોધ વિરાન મયા હંતાસ્તમ હંતાસ્ત્વમ જહિમાં વ્યથિષ્ઠા યુદ્ધયસ્વ જેતાસી રણે સપત્નાન દ્રોણ ભીમ જયદ્રથ કર્ણ તેમજ અન્ય વીર યોદ્ધાઓને મેં મારેલા છે એમને તું હણ વ્યથા પામ નહીં યુદ્ધ કર સંગ્રામમાં તું શત્રુઓને જીતીશ ભીષ્મ દ્રોણ વગેરેને હું કેમ મારું એવી શંકા કર નહીં એટલે અર્જુનને કહે છે જે પ્રથમ અધ્યાયની અંદર અર્જુનનો જે જેના કારણે વિષાદ થયો એ વાત અહીંયા ભગવાન કરે છે કે આપણા તમારા દાદા કે ગુરુ વગેરેને હું મારીશ તો શું શું પરિસ્થિતિ થશે એ બધું વર્ણન અર્જુને પ્રથમ અધ્યાયની અંદર કરેલું હતું તો કહે છે કે તું આવું કર નહીં એવી શંકા કર નહીં કે તને પાપ લાગશે કે એવી આ સર્વ યોદ્ધાઓને મેં મારેલા જ છે તેઓ કાળ દ્રષ્ટિથી અથવા પ્રારબ્ધ કર્મ વડે જ જીવે છે તેમને હણ તું દુખી ન થતા યુદ્ધ કર તું શત્રુ શત્રુઓને સંગ્રામમાં જીતી તેઓ કાળ દ્રષ્ટિથી અથવા પ્રારબ્ધ કર્મ વડે જ જીવે છે એ ના એટલે ભગવાન એમને મારેલા છે છતાં પણ એ કેવી રીતે એ કેવી રીતે હોઈ શકે એ નહીં સમજાય જીવનનો તો દરેકનો કાળ નિર્ધારિત જ છે પ્રારબ્ધ દ્વારા હા જીવે છે તો મારેલા છે એનો કેવી શું મતલબ લેવાનો છે મારેલા છે આગળ પછી એ લોકો એમનો કાળ પૂરો થવાનો છે પામવાના છે જઈ રહ્યા છે અર્જુનને જે ને એટલે એ સેન્સમાં વાત છે એટલે એમની નિયતિ નક્કી જ છે થઈ એ લયુદ્ધમાં ભગવાન એનો સંકલ્પ વિચારી રાખ્યો છે કે આત્મા મારેલા છે એટલે પુલિષ્ઠને ભલે આદળ કરે મારિત જમા ભગવાન એવું વિચારી રાખ્યો છે કે યુદ્ધમાં લોકો મરશે એ આત્મા ખેલા છે તેમ મે મારેલા છે મારું સંકલ્પ એનો વિશેમાં એવું છે અજીજી સબ પ્રણામ મારું થઈ ગયું આગળ કોણ છે એવું છે ખબર આજે અહીંયા વિરામ કરી કાલથી ઉતાઈના ઉત્સવના નિમિત્તે પારાયણ ચિંતન વગેરેનો ક્રમ શરૂ થાય છે એટલે ભગવદ્ ગીતાનો ક્રમ થશે તો પછી કાલે જાણ કરવું સારું અહીંયાથી છે તો પ્રશ્ન